જે જે પ્રણામ જે જે પ્રણામ જે જે પ્રણામ ધન્યવાદ જે જે જે પ્રણામ આશીર્વાદ નવા કોડ થી જોડાયા છો ને બધા હા જે હા જે એક કોડ આપતા નહીં એક કોડ જી છે ચલો કરો કોણ કરે છે રાજીવ કરશે હા જે જે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ શ્રિયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरक्तिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विदोऽसौ पञ्चधा हृदये मम હા કરો રાજીવ જે જે ક્યાંથી કરવાનું છે ક્યાંથી કરવાનું જ્યાંથી છૂટ્યું ત્યાંથી કીર્તન પછી શરૂ કરું કે કીર્તન કીર્તન તો કરવાનું હોય ને ગાઓ કીર્તન જી જી જે જે પણ થોડું મોટું છે હા એ તો છે વાર્તા મોટી છે ब्रज भयो महरी के पुत जब यह बात सुनी सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी ब्रज पूरव पूरे पुण्य रूपी कुल सुधीर धुनी ग्रह लग्न नक्षत्र बलि शोधी किनी वेद धुनी સૂની ગાઈ સબે વ્રજનારી સહજ શિંગાર કિયે તન પહેરે નોતન ચીર કાજર નૈન દિયે કસી કસી કંચુકી હવે છેલ્લી પંક્તિ લઈ લે વર બાંધી તબ ઘર ઘર ભેરી મૃદંગ પટહ નિષ્ણાત ભજે વર બાંધી બંધન માલ અરુ ધ્વજ કલશ સજે तब तादिन ते वे लोग सुख संपत्ति न तजे सुनी सूर सवन की यह गति जो हरि ચરણ ભજે એટલે જ્યારે સુરદાસજીને આના પહેલાનું થોડું સમજી લો શું હતી વાત સુરદાસજીએ હો પતિ તનકો ટીકો ને એવા બધા ઢીલા પોચા શબ્દો વાળા પદો ગાયા જેમાં પોતાની નિંદા પોતાની હીનતા એવા જ બધા ભાવો પ્રકટ થયા એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે નામ તો તમે બહુ મોટું રાખ્યું છે સૂર બહાદુર અને આવા લીલા પોચા શબ્દો વાળા કેમ ગાવ છો ભગવત લીલા ગાઓ તો સુરદાસજીએ કહ્યું એનું તો મને જ્ઞાન નથી એટલે શ્રી મહાપ્રભુજી એમને દસમસ્કંદ સુબોધનીજી ભાગવતજીની અનુક્રમણિકા ભણાવી અને એ દ્વારા એમને ભગવત લીલાનું દર્શન અને એનું જ્ઞાન પણ કરાવી દીધું પછી કહ્યું કે હવે લાગાવ ગાવ નંદાલયની લીલા એટલે ઠાકોરજીના જન્મનો આખો આપદ છે એ સુરદાસજી ગાયું આપદ જ્યારે રાત્રે ઠાકોરજીને મધ્યરાત્રિમાં જન્મ થાય પંચામૃત સ્નાન થાય અને જયારે જન્મનો ઉત્સવ થાય તે વખતે આ પદ બોલાય લાંબુ છે તોય બોલાય હો રાજીવ જી જય છે તો યહ આગળ બોલ તો યહ બડી બધાઈ ગાય એટલે આમ બહુ મોટી બધાઈ ગાય तो श्री नंदराय जी के घर को वर्णन किए तहा ताई હોશિયાર છે જી આપશું ને એટલે નંદરાયજીના ઘરનું વર્ણન કર્યું અને તરસી આચાર્યજી બી સાંભળતા હતા તા પાછે ગોપીજન કે ઘર કો વર્ણન કરણ લાગે તબ શ્રી આચાર્યજી આપુજી મુખ તે સુરદાસ તો કહે જો સુન સુન सबन કી यह ગતિ જો હરિચરણ ભજે એટલે પછી જયારે ગોપીજન ગોપીજનના નું વર્ણન કર્યું અને શ્રી આચાર્યજીએ એમના શ્રી મુક્તિ કી જે જે આલન સમજમાં ના આવી જો મેં છેલ્લી વખત બોલી ને તબ ઘર ઘર ભેરી મૃદંગ પટહ નિશાન બજે આના પહેલા જે છે કીર્તનની તેર કડી એમાં નંદરાયજીના ઘરનો ઉત્સવનું વર્ણન છે આ કેમ અવાજ છે પણ કોણ છે આ પ્રલયકારી તીર્થ છે હા ફોન મ્યુટ રાખવાનો તમારા ઘરના પણ અહિયાં અવાજ સંભળાય છે તો તેરમી કડીમાં સુધી નંદરાયજીના ઘરમાં જે નંદોત્સવ થઈ રહ્યો છે શ્રી કૃષ્ણ જન્મનો ઉત્સવ એનું વર્ણન છે અને ચૌદમી કડીથી સુરદાસજીએ નંદરાયજીને ત્યાં બાલક જન્મ્યો છે એના કારણે નંદરાયજીના ગામમાં રહેનારા જેટલા વ્રજવાસીઓ છે એમના ઘરે જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે એનું વર્ણન શરૂ કર્યું तब घर घर फेरी मृदंग पटह निशान बजे प्यारे घर घर फेरी એટલે એક જાત નો દીપોડી સૈનાઈ જેવો મોટો વાદ્ય मृदંગ આ બધા વાજીંત્રો વાજવા લાગ્યા પર બાંધી વंदन માલ અરુધ્વજે કલસ સજે દરવાજા ઉપર તોરણ ધજા પતકા કલશ કે બહાર્ટ સજાવવા લાગ્યા અરે આ કોણ છે ભાઈ ખચર ખચર કોણ કરે છે ફોન મ્યુટ રાખો જે બોલતો ન હોય તે તો આવું વર્ણન સુરદાસજીએ વ્રજવાસીઓના ઘરના ઉત્સવનું શરૂ કર્યું ત્યારે એમાં સુરદાસજીના મનમાં એવી ભાવના હતી કે નંદરાયજીને ત્યાં તો ઠાકોરજીનો જન્મ થાય એટલે ઉત્સવ થાય એમાં શું નવાય પણ એ ઉત્સવ ને કારણે વ્રજવાસીઓના ઘરમાં પણ એટલો મોટો ઉત્સવ થયો એવો ઉત્સવ આપણે ઘરમાં આજે કેવી રીતે થઈ શકે એવો ઉત્સવ આપણે ત્યાં થાય તો પણ કેટલું સારું એમ કહેવાનો મતલબ એ કે એવી રીતે ઠાકુરજી આપણે ત્યાં પણ પ્રકટ થાય તો કેટલી સારી વાત તો ત્યાં મહાપ્રભુજી એમને અટકાવ્યા તુલદાસજીને અને આજે છેલ્લી કડી છે તબ તાદિન તે વે લોગ સુખ સંપત્તિ ન સજે સુન સૂર દબન કી ગતિ જો હરિચરણ સજે એમાં શ્રી મહાપ્રભુજી કહ્યું શું કહ્યું સુરદાસજી એમ ગાયું કે ત્યારે તે નો ત્યાં પ્રાદુર્ભાવ થયો ત્યારથી વ્રજવાસીઓ સુખ સંપત્તિની અંદર આનંદ કરતા થયા એટલે એમને બધું સુખ મળી ગયું એમને બધી સંપત્તિ મળી ગઈ ઠાકોરજી પ્રાપ્ત થયા એટલે તો મહાપ્રભુજી એમાં કળીપુરીને સુરદાસજીને કહ્યું કે હે સુર તું સાંભળ સુન સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે હરિના ચરણને જે ભજે છે એ બધાને આવું સુખ મળે જે સુખ નંદરાયજીને ત્યાં બાલક થવાને કારણે બ્રજવાસીઓને મળ્યું એવું સુખ કોઈને પણ મળી શકે કે જે હરિના ચરણને ભજે છે સમજાયું જી જી टूक आपू कही के सूरदास को चुप કરી દઈએ તો આપને ટૂંકમાં કહીને સૂરદાસને ચૂપ કરી દીધા ટૂંક એટલે કડી આ લાઈન જે છે ને સુર સુન સબન કી ગતિ જી જી જી તબ શ્રી આચાર્યજી આ પ્રસન્ન હોય કે કહે જો માનો સુર नंदालय की लीला में निकटी ઠાડે હે એટલે શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થઈ ગયા ને એવું કીધું કે એવું લાગે કે એ સૂરદાસજી નંદાલયની લીલાની પાસે જ ઊભા છે સો એસ કીર્તન ગાયો એટલે એવું કીર્તન ગાયો તા પાછળથી આચાર્યજીને સૂરદાસ પુરુષોત્તમ સહસ્ત્ર નામ સુનાયો એટલે પછી શ્રી આચાર્યજીએ ને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સંભળાવ્યું તપ શ્રી ભાગવત કી લીલા સુરદાસ કે હૃદય મેં સ્ફુરી એટલે આખી ભાગવત ની લીલા શ્રી સુરદાસજીના હૃદયમાં પ્રગટી તો સુરદાસ ને પ્રથમ સ્કંદ શ્રી ભાગવત સો દ્વાદશ સ્કંદ પર્યંત કીર્તન વર્ણન કીએ એટલે સુરદાસજીએ ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ સ્કંદથી બારમો સ્કંદ સુધી એનું આખું એક કીર્તન નું વર્ણન કર્યું તમે અનેક દાન લીલા માન લીલા આદિ વર્ણન કીએ એટલે એમાં દાન લીલા માન લીલા બધાનું વર્ણન કર્યું છે ગાપ આચે ગૌઘાટ ઉપરથી આચાર્યજી આપ તીન દિન રહે એટલે પછી ગૌઘાટ ઉપરથી આચાર્યજી ત્રણ દિવસ થયા તો તબ સિદ્ધાર્થ ને जितने સેવક किए હતે તો સત્યશ્રી આચાર્યજી કે સેવક કરાય એટલે પછી શ્રી સુદાસજીએ જેમને બી સેવક કરેલા એ બધા શ્રી આચાર્યજી ના સેવક કરાયા કાપ આજે જે આચાર્યજી આપ વ્રજમાં પધારે એટલે પછી શ્રી આચાર્યજી વ્રજમાં પધારી ગયા તબ સુરદાસ શ્રી આચાર્યજી કે સંગ વ્રજમાં આવ્યા એટલે સુરદાસ પણ શ્રી આચાર્યજી ની સાથે માં આવ્યા સો પ્રથમ શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ ગોકુલ પધારે એટલે પહેલા શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા સૌ આચાર્યજીને શ્રી મુકશો કહ્યો જો શૂર શ્રી ગોકુલ કો દર્શન કરો એટલે શ્રી આચાર્ય એમના શ્રી મુખથી કીધું કે જો સુર ગોકુલના દર્શન કર તબ સુરદાસ જીને શ્રી ગોકુલ સાષ્ટાંગ દંડવત કીએ એટલે સુરદાસજીએ શ્રી ગોકુલને સાષ્ટાંગ દંડવત કર્યા સો દંડવત કરત ही श्री गोकुल की लीला सूरदास के हृदय में स्फुरी એટલે દંડવત કરતા શ્રી ગોકુલ ની બધી લીલા સુરદાસજી ના હૃદયમાં પ્રગટી तब सूरदासजी ने अपने मन में विचारी तो श्री गोकुल की लीला में વર્ણન कैसे करो એટલે સુરદાસજી એમના મનમાં એવું વિચાર્યું કે આ ગોકુલ ની લીલા નું હું વર્ણન કેવી રીતે કરું सो काहे ते श्री आचार्य जी को मन श्री नवनीत प्रिया जी के स्वरूप के ऊपर आसक्त है सो नवनीत प्रिया जी को कीर्तन श्री गोकुल की बाल लीला को वर्णन ऐसो पद सूरदास जी ने गायो એટલે શ્રી આચાર્યજીના મનમાં નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે એટલે એમનું સ્વરૂપ પર આસક્ત છે એટલે નવનીત પ્રિયાજી નું કીર્તન શ્રી ગોકુલ ની બાલ લીલા ના વર્ણન માટે કર્યું ના આવું આમાં એટલે तो नवनीत प्रिय जी को कीर्तन श्री गोकुल की बाल लीला को वर्णन એટલે શ્રી ગોકુલ કી બાલ લીલા કો વર્ણન એ ઠાકોરજી ગોકુલમાં બાલક રૂપમાં હતા ત્યારે જે જે લીલાઓ કરી એનું વર્ણન હા નવનીત સુરેશજી તો ઠાકોરજી ને જે જે આ ગાંવ ગાંવ આ શક્તિમાં શોભિત કરનવનીતલી હે શોભિત કરનવનીતલી હે ચલત રેણુ તનુ મંડિત મુખ અધિલેપ કિએ શોભિત જે જે બોલી જાઉં હા ચાલશે એટલે આમાં ઠાકોરજી ગોઠણિયા ભરી રહ્યા છે એટલે ગોઠણથી ચાલી રહ્યા છે અને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર રજ એટલે ધૂળ લપેટાઈ રહી છે દૂધ આરોગી રહ્યા છે તો આખું મુખાબિંદુ પર દૂધના લપેડા દહીંના થઈ ગયા છે મસ્તક ઉપર ગોરોચનનું તિલક કરેલું છે બુખારીની ઉપર ઠાકોરજીની કેશની લટ એવી રીતે લટકી રહી છે કે જાણે ભમરો છે એ કોઈ ફૂલ ઉપર ફરતો હોય અને શ્રીઅંગ ઉપર અનેક જાતના આભૂષણ ઠાકોરજીએ ધારણ કર્યા છે સુરદાસજી કહે છે કે આ એક પલનું સુખ છે એ આ દર્શનથી એવું મળ્યું છે કે જાણે સો કલ્પ કહા ભયો સતકલ્પજીએ સો કલ્પ એટલે સો એક કલ્પ એટલે જેમાં એક હજાર વખત ચાર યુગ્ન ફરી જાય એ એક કલ્પ એવા સોકલ્પ એટલે કેટલું લાંબુ જીવો તો એ શું આ એક ક્ષણનું સુખ છે એના કરતા પણ વિશેષ છે આવું એમને અનુભવ થયો हाँ आगे करो सो सो यह पद सुन के श्री आचार्य जी आप सुदस के ऊपर बहुत प्रसन्न हुए એટલે આ પદ સાંભળીને શ્રી આચાર્યજી સુરદાસજી ઉપર બહુ પ્રસન્ન થયા તો તા પાછે સુરદાસ ને અરહુ પર બાલ લીલા કે શ્રી આચાર્યજી को सुनाई તા પાછે શ્રી આચાર્યજી વિચાર્યો જો એટલે પછી સુરદાસજીએ બીજા બધા બી પદ જેવા એટલે બાલ લીલાના શ્રી આચાર્યજીને સંભળાવ્યા તા પાછા શ્રી આચાર્યજીને વિચાર્યો જો श्री गोवर्धन नाथ जी को मंदिर तो समरा समरायो और सेवाहु को मंडन भयो जजा समन्ना पड़ी પૂરણવલ ક્ષત્રિયની વાર્તામાં અને સદુ પાંડેની વાર્તામાં આપણે જોયું ને કે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર પ્રકટ થયા અને આજ્ઞા કરી કે મારી સેવા જગતમાં પ્રસિદ્ધ કરો એટલે શ્રી મહાપ્રભુજીએ ને ત્યાં એ તરફ પુરણમલને ઠાકોરજીએ સીધી જ આજ્ઞા કરી કે તું મારો દેવાલય બંધાવ એટલે દેવાલય મહાપ્રભુજી પાસે આવ્યા આજ્ઞા લઈને પૂર્ણમલ ક્ષત્રિય દેવાલય બંધાવ્યું અને એમાં મહાપ્રભુજીએ શ્રીનાથજીની પ્રતિષ્ઠા કરી એનું કહી રહ્યા છે કે ત્યારે શ્રી મહાપ્રભુજી એમ વિચાર્યું કે હવે આ દેવાલય તો બની ગયું છે અને ઠાકોરજીની સેવા પણ <clears throat> ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે શરૂ થઈ ગઈ છે તાતે આગળ વાંચો તાતે સુરદાસ કુશીનાથજી કે પાસ રાખી એટલે શ્રીનાથજી ને એટલે સુરદાસ ની પાસે રાખી એટલે સુરદાસ ની પાસે રાખી તપ સમય સમય કે સગરે કીર્તન કો મંડાલ ઓર ભયો ચાહીએ એટલે બધા કીર્તનનો મંડાલ થવો જોઈએ સમય એટલે મંગલા શૃંગાર પલના રાજભોગ ઉત્થાપન સંધ્યા સમય શયન પોડવાના આ બધા જે સેવાના સમયો છે એ દરેક સમયના અનુસાર ઠાકોરજીના કીર્તન એ પણ અહીંયા વ્યવસ્થિત થઈ જાય ત્રીજું છે સો આગે શિવ સો આગે વૈષ્ણવજન સુરદાસ કે પદ ગાય કે કૃતાર્થ બધ હોયંગે એટલે પછી આગળ પછી જે બધા વૈષ્ણવ છે એ બધા સુરદાસ ના પદ ગાય ને કૃતાર્થ થઈ જશે तब यह विचारी के सूरदास को संग लेके आचार्य आप श्री गोवर्धन पधारे से ऊपर पधारे પધારે શ્રીનાથજી કે દર્શન કીએ એટલે એવું વિચારીને સુરદાસ ની સાથે સુરદાસ ને સાથે લઈને શ્રી આચાર્યજી ગોવર્ધન ની ઉપર પધાર્યા અને ઉપર પધારીને શ્રી નાથજી ના દર્શન કર્યા तब श्री आचार्य जी आप श्री मुक्सो सुदर्श को कहे जो सूर श्री गोवर्धन नाथ जी के દર્શન કરો ઓર કીર્તન ગાઓ એટલે શ્રી આચાર્યજી એમના શ્રી મુક્તિ કીધું સુરદાસને સુરદાસજીને કે જો સુર શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર અને એમનું એક કીર્તન ગા तब सूरदास जी ने श्री गोवर्धन नाथ जी के दर्शन किए ગીતા પાઠે સુરદાસજીને પ્રથમ વિજ્ઞપ્તિ પદ ધન્યતા સહિત ગયા એટલે સુરદાસજીએ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને પછી એક પ્રથમ વિજ્ઞપ્તિનું એક પદ સારી રીતે ગયા અને બિનતા એ પદ હતો અબહો નાચ્યો બહુત ગોપાલ અબહો નાચ્યો બહુત ગોપાલ કામ ક્રોધ को परिचलनो कंठ ચોલના વિષય ચોલના કંઠ વિષય की माल महामोह के नुपुर बाजे निंदा સપ્તરસાલ ભરમ ભયો મન ભયો પખાવજ ઉપર હંસ ગતિ ચાલ તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર નાના વિધિ કે તાલ માયા કોકટી સે પેટા બાંધ્યો લોગ તિલક દિયો બાલ કોટિક કલા કાચી બિખરાઈ જલ થલ સુધી નહીં કર સૂરદાસ કી अब तो तिहारे मन में कछु अविद्या रही नहीं जो तिहारे अविद्या तो પ્રથમ એ શ્રીનાથજી ને દૂરી કીની એટલે શ્રી આચાર્યજી સુરદાસ શ્રી આચાર્ય સુરદાસ કીધું કે જો સુરદાસ હવે તારામાં કોઈ અવિદ્યા રહી જ નથી તારી અવિદ્યા તો પહેલા જ શ્રીનાથજીએ દૂર કરી દીધી અવિદ્યા એટલે જે જે એટલે અહંતા મમતા હું મારું આમાં આપણું મન લાગી જાય એને વિદ્યા કહેવાય બધું પ્રભુનું છે પ્રભુની લીલા માટે છે આપણે પણ પ્રભુ માટે છીએ આ જગત છે પ્રભુની સૃષ્ટિ છે આ વિદ્યા છે મહાત્મ્ય છે પ્રભુનું અને આવું હોવા છતાં પણ આપણે એમ માનીએ કે આ બધું મારું છે મેં કર્યું છે મારા માટે છે કે કોઈકના માટે છે અને એમાં જ આપણે અટવાયેલા રહીએ તો એનો મતલબ એ કે આપણે પ્રભુની લીલામાં નથી જીવી રહ્યા પણ અવિદ્યામાં જીવી રહ્યા છીએ જીજસ તાસો અબ ભગવદ લીલા ગાવો જામે મહાત્મ્ય પૂર્વક સ્નેહ હોય એટલે હવે તમે એવી ભગવદ લીલા ગાઓ જેમાં મહાત્મ્ય પૂર્વક સ્નેહ હોય જે વાત છે એ સુરદાસ જે પદ ગાયું ને એ પદ માં તો બધી એવી વાતો હતી કે હું અહીંયા ભટક્યો ત્યાં ભટક્યો આવા આવા બધા દુસંગ કર્યા આવા ખોટા ખોટા ભાવો મેં મનમાં રાખ્યા એવી લોભ લાલચ રાખી તો એવું પોતાનું બધું વર્ણન કર્યું છે આમાં પોતાના અવગુણોનું તો શ્રી મહાપ્રભુજીને એ સારું ન લાગ્યું કે આપણે ઠાકુરજી સન્મુખ ન હોઈએ ત્યારે આપણે આપણા રુદણા રડીએ એ બરોબર છે પણ ઠાકુરજી બિરાજતા હોય ત્યારે પણ એ જ વસ્તુના આપણા રુદણા રડતા રહીએ તો ઠાકોરજીનો આનંદ ક્યારે લઈ શકીએ ઠાકોરજીને આનંદ આપી ક્યારે શકીએ એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ બધું રોદડા બહુ રડી લીધા એટલે તમારી અવિદ્યા તો ઠાકોરજીએ હરી લીધી છે હવે તો લીલા ગાઓ કે જેમાં પ્રભુની જે મહાનતા મહાત્મ્ય એટલે પ્રભુની જે મોટાઈ છે સામર્થ્ય શક્તિ ગુણો છે એની સ્તુતિ હોય અને પ્રભુએ જે જે લીલા કરી હોય એ લીલાનું જેમાં વર્ણન એવું તમે ગાઓ જેનાથી પ્રભુમાં પ્રેમ થાય આદર થાય તો સુંદર એ પછીથી સુરદાસજીના અંદર પરિવર્તન આવે છે એ હવે આપણે પછી લઈશું આજે અહીંયા રાખીએ જય જય પ્રણામ જય જય ધર્મ પ્રણામ જય જય નંદ પ્રણામ